એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ઘણા બધા બાળ દોસ્તો વાર્તા સાંભળવા આવ્યા છે અને આમ અમદાવાદમાં બેઠા બેઠા ધ્રિતિબહેન પણ વાર્તા સાંભળે છે આવો આવો ધ્રિતિબહેન આજે હું તમને વાસુદેવ સોઢાની એક વાર્તા કહેવાનો છું તેમણે મને કહી છે ને હું તમને કહું છું વાર્તાનું નામ છે ભગવાનની આંખ એક મંદિર હતું તે ખૂબ જ મોટું અને ભવ્ય હતું એની કલા અને કારીગરી વખણાતી હો ભાઈ મંદિરમાં ભગવાનની મૂર્તિ હતી મૂર્તિ ઉત્તમ સરસ મજાની આરસ પહાણની હતી એ ખૂબ જ તેજસ્વી લાગતી હતી મૂર્તિ ઉપર અનેક સોના ચાંદીના અલંકારો હતા તેના માથા પર સોનાનો મુકુટ હતો મુકુટમાં હીરા માણેક મોતી વગેરે જડેલા હતા મૂર્તિ પર મુકુટ જગમગી રહ્યો હતો મંદિરમાં અવારનવાર ઉત્સવો થતા આસપાસથી લોકો આવતા જંગી મેદની જામતી ઉત્સવ કોઈક એક દિવસ ચાલે તો કોઈ ઉત્સવો તો બે થી ત્રણ દિવસ ચાલતા એક દિવસ મંદિરમાં એક ઉત્સવ હતો ધ્રિતિ મોડી રાત સુધી ઉત્સવ ચાલ્યો અડધી રાતે લોકો વિખેરાયા પૂજારીએ મંદિર બંધ કર્યું મંદિરના દરવાજે તાળું માર્યું પૂજારી તેના ઘેર આરામ કરવા ચાલ્યો ગયો સવારે પૂજારીએ મંદિર ખોલ્યું ભગવાનની મૂર્તિ સામેથી પડદો હટાવ્યો પૂજારીની નજર મંદિરમાં રહેલી મૂર્તિ ઉપર પડી પૂજારીના મોંમાંથી તો ચીસ નીકળી ગઈ અરે હા શું પૂજારીની ચીસ આજુબાજુના લોકોએ સાંભળી તેઓ મંદિરમાં દોડી આવ્યા બધા પૂછવા લાગ્યું પૂજારીને શું થયું પૂજારીની આંખો ફાટી રહેલી તેણે ભગવાનની મૂર્તિ તરફ આંગળી ચીંધી બધાએ મૂર્તિ તરફ જોયું અને બધા લોકોની આંખો ફાટી રહી ભગવાનની મૂર્તિ પરથી મુકુટ ગાયબ હતો બોલો મુકુટ ક્યાં ગયો કોઈ ચોરી ગયું કે મૂર્તિ ગળી ગઈ ચારે બાજુ વાત ફેલાઈ ગઈ મંદિરમાં ભગવાનનો મુકુટ ગાયબ છે દોડા દોડી મચી ગઈ લાખો રૂપિયાનો એ મુકુટ હતો અદ્ભુત મુકુટ હતો પછી તો પોલીસ આવી તેણે પૂજારીને કેટલીક માહિતી પૂછી પછી આસપાસની જગ્યાનું નિરીક્ષણ કર્યું પછી અનુમાન કર્યું મુકુટની ચોરી મંદિર બંધ થયા પછી જ થઈ છે પણ પૂજારીએ તાળું મારેલું ચાવી તો તેની પાસે જ હતી વળી તાળું તાળું પણ તૂટ્યું નહોતું તાળું તો બંધ જ હતું પોલીસે જોયું કે મંદિરમાં એક ભોંયરું છે તે ભોંયરું ક્યાં નીકળતું તે કોઈ જાણતું નહોતું પોલીસે પોતાના અનુમાન મુજબ તપાસ આદરી ઓદરીતી ત્રણ દિવસમાં જ પોલીસે ચોરને પકડી પાડ્યો તે પણ ક્યાંય દૂરના શહેરમાંથી બોલો ચોર તો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો જેવો તે એક સ્ટેશનમાંથી બહાર નીકળો કે તરત પોલીસે તેને પકડી લીધો ભગવાનનો મુકુટ તે વેચી નાખવાની પહેરવીમાં હતો પણ તે પહેલા જે તો ઝડપાઈ ગયો મુકુટ સાથે પોલીસ ચોરને મંદિરે લાવી લોકોએ કહ્યું કે આ ચોરને એટલો મારો એટલો મારો કે હવે ક્યારેય ચોરી ન કરે ચોરે બધાને હાથ જોડ્યા હવે પછી ક્યારેય ચોરી નહીં કરે તેવું કબૂલ્યું પણ તેણે કહ્યું પોલીસને કેમ ખબર પડી કે મેં ચોરી કરી છે ત્યારે પોલીસે મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરા બતાવ્યા અને એને કેમેરાની ક્લિપ પણ બતાવી જેમાં તે કેવી તરકીબથી ચોરી કરી રહ્યો છે તે દેખાતું હતું ચોર તો મુંજાઈ ગયો અરે આ તો ભગવાનની આંખમાં ઝડપાઈ ગયો પોલીસે કહ્યું કે હવે રેલવે સ્ટેશન બેંક મોટા મોટા મોલ અદ્યતન બિલ્ડિંગ જેવા સ્થળોએ સીસીટીવી કેમેરા લાગેલા હોય છે તેથી કોઈ પણ જગ્યાએ ચોરી કરીશ તો પકડાઈ જઈશ અને જ્યાં આવા કેમેરા નહીં હોય ત્યાં ભગવાનની આંખ હોય છે યાદ રાખજે જેથી કોઈ પણ ગુનો કરતો ગુનેગાર પકડાઈ જાય છે ચોરે કહ્યું મને માફ કરી દો મને માફ કરી દો ચોરને પછી તો બધાએ માફ કરી દીધો ને મુકુટને ભગવાનની મૂર્તિ પર ગોઠવી દીધો તદરીતિ બેન આવી હતી આ ભગવાનની આંખની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો